એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આદિત્યભાઈ વાર્તા સાંભળે છે પરીક્ષિતભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે પૂર્વરાજ પણ વાર્તા સાંભળે છે આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ મારા બાળ દોસ્તો ધ્યાનથી સાંભળજો ભાઈ વાર્તાનું નામ છે ખજાનાની શક્તિ ધ્યાનથી સાંભળજો એક હતું મંદિર આ મંદિર તો શિવ મંદિર હતું શંકર ભગવાનનું આ મંદિરમાં રહે એક સંન્યાસી સાધુ રોજ ભગવાનની પૂજા કરે નગરમાંથી રોજ ભિક્ષા માગી લાવે અને પોતાનો જીવન નિર્વાહ કરે ભાઈ જીવન પસાર કરે અને જે કાંઈ ખાતા વધે એ ભિક્ષાને એક હાંડલીમાં ઊંચે ખીંટી પર લટકાવી દે આ સાધુઓ મંદિરની ખીંટી ઉપર બીજા દિવસે સવારે મંદિર આગળ ભિખારી આવે એને બધું વધેલું ઘટેલું ખાવાનું આપી દે રોજનો આ ક્રમ ક્રમ હતો સંન્યાસીનો આવું રોજ કરતો ભાઈ એ સાધુઓ પણ એક દિવસ એને સવારે જોયું તો ખીંટી ઉપરની હાંડલી નીચે પડી ગયેલી હો અને બાકી બચેલું બધું ખાવાનું બધી ભિક્ષા કોઈ લઈ ગયેલું પેલો ભિખારી તો ભૂખ્યો પાછો ગયો સંન્યાસીને આ વાત ગમી નહીં ભાઈ એ દિવસે રાત્રે સંન્યાસી જાગતો રહ્યો સાધુ તો જાગતો રહ્યો કે જોઉં તો ખરા કોણ લઈ જાય છે મોડેથી એને જોયું તો એક ઉંદરડો એના આખા પરિવાર સાથે અંદર ઘૂસી આવ્યો હતો અને ઉંદરડાએ તો કૂદકો લગાવ્યો ઠાક કરતો નાનો એવો ઉંદરડો ને એની આવી છલાંગ છે ખીંટી સુધી સાધુને તો બહુ આશ્ચર્ય થયું ઉંદરે એક છલાંગે હાંડલી નીચે પાડી દીધી બોલો અને એના આખા પરિવારે પેલી ભિક્ષા ખાધી જમવાનું જે સાધુ ભીખ માગી લા ભિક્ષા માગી લાવ્યા હતા એ બધું ખાધું અને મીજબાની ઉડાવી ભાઈ આવું તો કેટલાય દિવસ ચાલ્યું એક દિવસ મંદિરમાં એક બીજો સાધુ આવ્યો મહેમાન બનીને એણે રાતનો ઉંદરનો આ ખેલ જોયો અને એ તો બોલ્યો આવું ક્યારથી ચાલે છે ભાઈ પેલો સાધુ તો કે અરે કેટલાય દિવસથી ચાલે છે નક્કી આમાં ભેદ છે આ શક્તિ ઉંદરની નથી ઉંદરનું દર ક્યાં છે બતાવો મને એમાં ધનનો ભંડાર હશે નક્કી એમાં પૈસાનો ભંડાર હશે ખજાનો હશે ઉંદરની આ તાકાત નહીં તાકાત એ ધનના ભંડારની ગરમીની છે તો એનો કોઈ ઉપાય ખરો પેલો સાધુ તો બોલો છે આપણે એનું દર શોધવું પડશે અને દરમાંથી ધનનો ખજાનો કાઢી લેવો પડશે બધો બીજા દિવસે સવારે બંને સાધુ ઉંદરને પગલે પગલે એના દર પાસે પહોંચ્યા દર જોયું ઉંદરનું બંને મળીને કોદાળીથી દર ખોદી નાખ્યું અને ખજાનો કાઢી લીધો ભાઈ અને રાતે બંને સાધુ ખીંટીએ આંડલી પહેરવીને જાગતા સૂઈ રહ્યા ઉંદરની ફોજ રાતે દરરોજની જેમ આવી ઉંદરે જોરથી છલાંગ લગાવી પણ ખીંટી સુધી પહોંચી શક્યો નહીં ભાઈ વળી પછી જોરથી છલાંગ લગાવી પણ ખીટી સુધી પહોંચી શકાયું નહીં ઉંદરથી તો અડધેથી પાછો પડે અડધેથી પાછો પડે આવું વારંવાર ઉંદર કરે પણ ખીટી સુધી ન પહોંચે હો ઘણા પ્રયત્ન કર્યા પણ ઉંદર ભાઈ તો નિષ્ફળ રહ્યા અંતે કંટાળીને ભૂખ્યો પાછો ફરી ગયો પોતાના પરિવાર સાથે પેલા સાધુએ કહ્યું જોયું ને ઉંદરનું બળ શામાં હતું હવે નિરાતે સુવો ઉંદર હવે ક્યારેય ખીંટી સુધી પહોંચી નહીં શકે ખજાનાની ગરમી હવે એનામાં રહી નથી આ બધું બળ ધનના ખજાનાનું હતું બધું બળ પૈસાનું હતું ઉંદર પાસે અને પછી તો ભાઈ પેલા સાધુને શાંતિ થયો તો બોલો લો આ ઉંદર ખજાનાની શક્તિ લઈને આવડો મોટો ઠેકડો મારતો હતો તમને બધાને મજા પડી ભાઈ તો આ વાર્તા બીજાને કેજો પાછા હો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો